આ વાર્તા પ્રસંગમાં આવ્યું હતું આશ્રયનું વિવેક ને ધૈર્યનું તો ખબર ન પડી પણ આશ્રયમાં સંતદાસે શ્રી મહાપ્રભુજી શ્રી એટલે પોતાના ગુરુનો અને ઠાકોરજી નો આશ્રય રાખ્યો વિવેક એટલે શું નથી વિવેક દેરાશ્રય નો પહેલો શ્લોક વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેક અસ્તુ હરિસર્વમ નિજ ક્ષાતક કરિષ્યતિ વિવેક અસ્તુ હરિસર્વમ નિજ ક્ષાત કરિષ્યતિ હરિ સર્વમ નિજ ક્ષાત કરિષ્યતિ ઇતિ તુ વિવેક વિવેક हरिः सर्वं निजेच्छा करिष्यति હરિ સર્વમ એટલે ઠાકોરજી જ આપણું સર્વમ સર્વસ્વ છે સર્વમ એટલે બધું બધું નિજેચ્છાત પોતાની ઈચ્છા મુજબ કરિષ્યતિ કરશે નથી ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે એવો વિશ્વાસ ભગવાન ઉપર એનું નામ વિવેક સંતદાસજીના ચરિત્રમાં આપણે એવી કઈ વાત જોવા મળે છે કે જેનાથી આપણને સમજાય કે એમણે વિવેક રાખ્યો એ જે તે ગરીબ હતા અને તે આશ્રય ન હોય તે ઠાકોરજી નો જ આશ્રય કરીને રાખ્યો આપણે એવું ક્યાં જોવા મળ્યું કયા પ્રસંગમાં જે જે અમને ગુસાઈજીને બધી ઊંડી આપી દીધી ને એવું ના વિચાર્યું કે હું થોડા પૈસા રાખી લઉં જો મહાપ્રભુજી મિલાપ થયો શ્રી મહાપ્રભુજી એમને કહ્યું કે તમારું બધું તબે નષ્ટ થઈ જશે પડતું દૈવી છે એટલે તારાથી વિવેક જઈને આશ્રય તું જાળવી શકીશ એમનું દ્રવ્ય નષ્ટ થયું તો વાર્તામાં આવ્યું ને કે સંતદાસ રાજી થયા એમના મનમાં આપણો પૈસો ચાલ્યો જાય તો આપણને કેટલું બધું મનમાં દુઃખ થાય એમણે શું વિચાર્યું જે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે પ્રભુની એવી જ ઈચ્છા છે કે મારું દ્રવ્ય નષ્ટ થાય તો પ્રભુની ઈચ્છા મુજબ થયું એટલે એમના મનમાં પ્રભુની ઈચ્છાથી એમના જીવનમાં કંઈક આવું બન્યું છે એની એમને પ્રસન્નતા આપી આ વિવેક થયો થયો કે નહીં અને પ્રભુની ઈચ્છાથી એવી સ્થિતિ થઈ છે એટલે નારાયણદાસ જે હુંડી મોકલી સોનામોરની એ પણ એમણે સ્વીકારવાનું યોગ્ય ન માન્યું કેમ કે પ્રભુની એવી ઈચ્છા છે કે મને મારો પૈસો નષ્ટ થઈ જાય તો એ મને પ્રભુ એ જ સ્થિતિમાં રાખવા માંગે છે નિર્ધન સ્થિતિમાં એમણે એ સ્થિતિને સ્વીકારી અને આવતો પૈસો હતો એને પણ એમણે પોતાની પાસે ન રાખીને ગુસાઈજીને મોકલ્યા ભાઈ निजिच्छातः करिष्यति हरिः सर्वं કરિષ્યતિ આ વિવેક છે અને ધૈર્ય કોને કહેવાય ધીરજ ધરવી દુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા દુઃખ મહાપ્રભુજી ધૈર્ય આ રીતે સમજાવે છે आमृते એટલે મરણ પર્યાય આપ જીવે ધ્યાન સુખ પરવત એટલે ચારે બાજુ સદા એટલે સતા એ દુઃખ સહન સદી પ્રકારના ક્ષણને સહન કરાય તે વૃત્તિ ઉપર એમ દરેક રીતે સતત બધાજ પ્રકારના દુઃખોને સહન કરવા એનું નામ ધૈર્ય ધીરજ ધરવી સહન કરવા મતલબ એને સ્વીકારી લેવા કેવી રીતે સ્વીકારવા વિવેકના આધારે પ્રભુ પોતાની ઈચ્છાથી કરશે કરે છે અને કરતા આવ્યા છે તો જો પ્રભુની ઈચ્છાથી દુઃખ મળ્યું છે બધું પ્રભુ જ કરી રહ્યા છે તો ભક્તના ઉપર દુઃખ આવ્યું છે એ પણ પ્રભુની ઈચ્છાથી જ આવ્યું હમણાં પેલા આ સમજી લો પછી કરો હા તો આ ધૈર્ય થયું ધૈર્યનો મતલબ છે બધા જ પ્રકારના કષ્ટને સહન કરવા પ્રભુની ઈચ્છાથી આવ્યા છે એવું માની અને આશ્રયનો મતલબ પ્રભુ સિવાય બીજા કોઈને પોતાના રક્ષક નહીં માનવું શ્રી કૃષ્ણને જ પોતાનું રક્ષક માનવું આનું નામ છે આશ્રય તો હવે જો વિવેકમાં તો આપણે જોયું ને કે પ્રભુની ઈચ્છાથી એ પરિસ્થિતિ એમણે સ્વીકારી લીધી દ્રવ્ય નષ્ટ થયું એ અને પ્રભુની ઈચ્છાથી એમના જીવનમાં આવું બન્યું છે એનાથી એમને રાજી થયા કે ચલો મારી સાથે પ્રભુએ આવી લીલા કરી પછી ધીરજ શું એમણે ઠાકોરજીએ માટે જે દ્રવ્ય પોતાનું જ દ્રવ્ય ઠાકોરજી માટે અલગ કાઢીને રાખ્યું હતું તે દ્રવ્ય તો નષ્ટ નતું થયું અને એ દ્રવ્યથી ઠાકોરજીની સેવા ભોગ વગેરે ખૂબ આનંદથી વૈભવથી કરતા હતા તેમ છતાં પણ ઠાકોરજીના દ્રવ્યમાંથી એમણે કંઈ પણ ખાનપાન નહીં કર્યું અને ભૂખ્યા રહ્યા એક દિવસ જયારે ની ઊંડી નામ પાછી મોકલવા માટે એક રૂપિયાનો ભાડો એમને આપવું પડ્યું કાસરને તો તે દિવસે એ પોતે પોતાના કમાઈનો પૈસો હતો એનો રાજભોગ ન ધરી શક્યા ઠાકોરજી તો રાજભોગ આરોગ્યા હતા પણ એ દ્રવ્ય દેવદ્રવ્ય હતું સંતદાસ એ દેવદ્રવ્યના રાજભોગને એટલી ભૂખ લાગી હોવા છતાં પણ એ કષ્ટ સહન કરી લીધું એટલે દુઃખ સહન કર્યું એમને આ એમનું થઈ રહ્યું એટલે જે ઠાકોરજી જે ભોગ અરોગ્યા હતા તે ભોગને આપણે ફેંકી તો ના શકીએ પણ આપણે એ ભોગ આપણે એ ભોગ જે ઠાકોરજી અરોગ્યા છે તે ભોગનો શું કરવાનો કયો ભોગ જે જે રીતે સંતદાસે ભોગ ધર્યો હતો પોતાની કમાઈ થી ન ધરી શક્યા તો તે ભોગ નો એટલે તે મહાપ્રસાદ તેમણે લીધો નહીં પોતાની કમાઈથી જે ધરેલો મહાપ્રસાદ હતો તે તેઓ લેતા હતા પણ જયારે પોતાની કમાઈ ન હતી ત્યારે તેમણે ભોગ ધર્યો ત્યારે તે ભોગ તો તેમને મહાપ્રસાદ લીધો નહીં તો તે ભોગ નું શું કરવું આપણે આપણે શું કરવું સાથે શું કર્યું એ તો રોજ જ કરતા ને વાસુદેવદાસની વાર્તામાં શ્રી સંકોચ થયો અને ઠાકુરજીની કટોરી ગીરવે મૂકીને એના પૈસાથી રાજભોગ કર્યો તો એ રાજભોગ મહાપ્રસાદ મહાપ્રભુજી ન લીધો ભૂખ્યા રહ્યા અને ગાય ગાયને આપ્યો ને એવી રીતે જે કોઈ પણ ઠાકોરજી સંબંધી વસ્તુ હોય જેનો ઉપયોગ આપણે ન કરી શકીએ એને ગાયોના કાર્યમાં અથવા તો એવા એવી રીતે એને વિસર્જિત કરવું કે જે અથવા એવી રીતે એનો ઉપયોગ કરવો કે જેના કારણે એ આપણા વ્યક્તિગત વપરાશમાં ના આવે અને હજી એક પ્રશ્ન છે કે સંતદાસ અને બીજા ઘણા પણ વૈષ્ણવો ની વાર્તા જોવામાં આવી છે તેમાં એવું છે કે ઠાકોરજી નું સ્મરણ અથવા તો પોતાના ગુરુ નું સ્મરણ કરી અને દેહ છોડે તો એમાં એમને ઈચ્છા મૃત્યુ હોય કે પછી બતાવો જે સમજ્યા હો પ્રશ્ન એ પ્રયત્ન કરો હા બોલો કે જેવી રીતે સંતદાસ ને અલાવ બીજી ઘણા સેવકો ની વાર્તા આવ્યું છે કે કોઈક નું એટલે ઠાકોરજી અથવા તો ગુરુ નું ધ્યાન ધરી અને પછી દેહ છોડે એટલે તે ઈચ્છા મૃત્યુ કહેવાય કે ઈચ્છા મૃત્યુ એટલે શું એટલે પોતાની ઈચ્છા થી જેવી રીતે ભીષ્મ પિતામહ અને એમની ઈચ્છા મૃત્યુ હતી કે તેમની ઈચ્છા થાય તો દેહ છોડે ઈચ્છા એટલે ભીષ્મ પિતામહ અને હનુમાનજી હનુમાનજી રવિ હા કઈ વાંધો નહીં આપણે પ્રભુદાસજી નો પણ પ્રસંગ આવે છે ને પ્રસોદક વાળો એ બીમાર થઈ ગયા સુશોધક ટીપમાં લઈ ગયા એમના ઠાકોરજી પાસેથી દૂર તો એ સાજા થઈ ગયા પછી ઘરે આવ્યા અને પોતાના ઠાકોરજીના સેવા કરીને ઠાકોરજીને વૈષ્ણવને ત્યાં પધરાવીને પછી તે છોડી એમ એવી રીતે ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણમાં સૂર્ય આવે એની વાટ જોઈને તે પછી એમણે દેહ છોડ્યો ઈચ્છા મૃત્યુ હતી બરોબર એટલે સંતદાસ ની પણ ભીષ્મ પિતામહ ની ઈચ્છા મૃત્યુ છે આ જે બીજા પ્રસંગો છે એ પ્રસંગોમાં એને ઈચ્છા મૃત્યુ ન કહેવાય પણ આપણે એમ કેવું જોઈએ કે પોતાની અંતિમ અવસ્થા છે એનો એનું ભાન અમુક લોકોને થઈ જતું હોય છે જેમાં આપણે આપણા શરીરની ઘણી બધી આદતો અને સ્વભાવ એનાથી આપણે પરિચિત થઈ જતા આપણા પણ અને બીજાના પણ તો આપણને એ ખ્યાલ આવી જાય ને કે આપણને કેટલા વાગે નીંદર આવશે કેટલા વાગે આપણી નીંદર ખુલી જશે ક્યારે ભૂખ લાગશે ક્યારેક આપણને ફરવા જવાનું મન થશે એનું આપણે પહેલેથી જ ધ્યાન થઈ જાય એમ પોતાના શરીરની સાથે જે નિરંતર રહેતા હોય એ લોકોને એનું ધ્યાનમાં હોય એમને પોતાની અંતિમ અવસ્થાનો પણ બોધ થઈ જતો હોય છે સંતદાસજીને પણ ત્યારે વૃદ્ધાવસ્થા થઈ શરીર અશક્ત થયું અને એમણે શ્રી ગુસાઈજીને ત્યાં ભંડારીને પત્ર લખ્યો અને એમને બોલાવ્યા એ એમને પોતાની અંતિમ અવસ્થાનો ખ્યાલ આવી ગયો હતો ઈચ્છા મૃત્યુનો પ્રકાર હા બીજા લોકોને કઈ કેવું છે એ પણ એમાં ઈચ્છા મૂત્ર એ કેવી રીતે કહેવાય પણ ભગવાન જ કરે ને કે તમારી અત્યારે થશે તો મૃત્યુ કેવી રીતે કહેવાય કોની વાત કરે છે તું એટલે તમે ભીષ્મ પિતામાં એમને ડેટ થઈ તો પછી એ તો ભગવાન જ કેર કરે ને બોલો પણ તેમને તો ઠાકોરજી દ્વારા જ આદેશ મળ્યો છે કે તમને જ્યારે પણ દેહ છોડવી હોય ત્યારે તમે છોડી શકો છો અને તે તો ભગવાન તો ભગવાનને તો ખબર જ હોય છે કે આમની દેહ એટલે તેમની ઈચ્છા મૃત્યુ છે તો એ પોતાની દેહ ક્યારે છોડશે એ તો ભગવાનને ખબર જ હોય સમજાયું એટલે પ્રભુ ઈચ્છે ત્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય એ વાત સાચી એટલે પોતાની ઈચ્છાથી કોઈ વ્યક્તિ ન મરી શકે આપણે એ વાત તો જોઈએ જ છીએ ને કે ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે તો આપણે શું કહીશું જો આપણે એમ એ સિદ્ધાંતને સનાતન સત્ય માનતા હોઈએ કે મૃત્યુ પ્રભુની ઈચ્છા હોય ત્યારે જ થાય તો જે વ્યક્તિએ પોતે પોતાની શરીરનો અંત કર્યો હોય તો ત્યાં કોઈ વ્યક્તિ એમ કે આ તો જુઓ આની પોતાની ઈચ્છાથી થયું પ્રભુની ઈચ્છાથી ક્યાં થયું તો આપણે શું કહીશું કે એણે પોતાની ઈચ્છાથી પોતાનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો એ પણ પ્રભુની ઈચ્છા એવી જ હતી એટલે કર્યો તો આપણે જે પેલા ધારણા બાંધી હતી એ સત્ય થઈ ગઈ જે થાય તે પ્રભુની ઈચ્છા હતી એવી રીતે પ્રભુ કોઈના બાબતમાં એમ ઈચ્છે કે એ જ્યારે ઈચ્છે ત્યારે એનું મૃત્યુ થાય તો એ કહેવા માટે ઈચ્છા મૃત્યુ કહેવાય પરંતુ એ ઈચ્છા મૃત્યુનું વરદાન છે કોના તરફથી પ્રાપ્ત થયું છે ભગવાન તરફથી સમજાયું और बोल शरण तू कहीं कहते तो જે મને ધૈર્યના આશ્રયનો એક્ઝામ્પલ આપો હા ચાલ જ્યારે એમને ધૈર્ય રાખ્યું કે એમના પૈસા જતા રહ્યા હતા એમને જલ્દી જલ્દી કોઈ કામ ના શોધી લીધું અને પૈસા ના કમાવા લાગ્યા અને પછી એમને આશ્રય લીધો ઠાકોરજીનો કે જે બી કરી રહ્યા છે ઠાકોરજી કરી રહ્યા છે તો પછી આગળ બી ઠાકોર ઠાકોરજી જ છે પછી આગળનું કરીશ તો એનાથી કોઈ ફાયદો નહીં થવાનો હમ સાચી વાત છે એકદમ સાચી શરણ શરણ તારી વાત સમજમાં આવી જાય લાલન જેવી રીતે આપણે આપણા પૈસા જતા રહે તો આપણે કેવી જલ્દી જલ્દી કોઈ કામ શોધી લઈએ તો એવી રીતે એમને એમને જલ્દી કામ ના શોધી લીધું અને પછી એ વિચાર્યું કે કરી રહ્યા છે તો પછી કરી રહ્યા છે જે એનું રેનું કરતું જેટલું કરું એક તીર્થ બીજો તીર્થ વડોદરામાં છે જો હમણાં બોલશે તીર્થ હા જે જે હા જો બોલ્યો આ તીર્થ છે તીર્થ છે જ્યાં રેણુકા દેવી એમની દેવી કહેવાય છે જી જી અમે પણ એ જોયું નથી પણ એવું કહેવાય છે કે ગોસ્વામી બાલકો જે છે વલ્લભ કુલ એમની કુલદેવી એ રેણુકા દેવી કહેવાય છે દરેક કુલની કોઈ ને કોઈ દેવી હોય ને એવી રીતે અમારી કુલદેવી અમારી પરંપરામાં રેણુકા કહેવાય છે તો અમને કોઈ દિવસ જોયું નથી ક્યાં છે કોઈને ખબર સુંદર ચલો આજે બીજો વાર્તા પ્રસંગ લઈ શકાય એમ નથી આપણે આવતીકાલે લઈશું કાલે શનિવાર છે પણ આપણે કરીશું હં એટલે પ્રવેશિકાનો ક્રમ છે સાડા નવ શરૂ થશે સંરચના જે જે નંબર પર જે જે નંબર પર